તો બધું બરાબર જાય છે આ વજન ઘોડા પર જાય છે એવું સુંદર પાડી તારું ઉતારી એવું આ બધું હે ઘોડા પર માથે લઈ ફરે છે સંસારનો બોજો માથા પર લેવો એ ઘોડા પર મિયા ભાઈ ચારનો ભારો લઈને ફરતો એના જેવું છે શું છે આ શું કરવાનું સંસાર રૂપી ઘોડા ઉપર મૂકી દેવાનું ભલે ટટ્ટું ભરી જાય એવું મૂકશે તો એ લેવાશે પણ આ તોય વજન તો એની પર જવાનું છે આ તો બધા મોટા મોટા બુદ્ધિશાળીઓ માથા પર બોધું ને મોડા દિવેલું જણા જેવા દેખાય તમે સમજ પડી ને બધું આખું જગત એ આવું માથે ફર્યા કરે મારા ઘોડા પર મૂકને ને નહીં તો ઘોડા પર વજન નહીં જતું જો મિયા કેટલો બધો દયાળો હતો બિચારો ઘોડાનો નહીં મિયા મિયાનું વજન લીધેલું હતું મિયાનું મોડું એ થઈ ગયું બિચાર પણ શું થાય ઘોડા લાલ થી બધા સહન કર્યું નો મોડો એવું થઈ કોઈને લાભ થયો નહીં બંને નુકસાન ઘોડો નહીં મરી જાય અરે નહીં તો આ ઘોડા પર જાય છે તારે સમજણ પાડીએ તારે મૂકે એ બધું નથી પોતાની ભૂલ સમજી એ તો ભગવાન ભગવાન થાય છે પોતાની ભૂલ એક્ઝેક્ટ મોટી ભૂલ સમજી જાય તો ભગવાન થાય આખું જગત હે ઉગાડ્યો હશે આગળ હંધ આખું અંધ જગત પાંદડા ફરતા હોય પોતાના નું ભાન જ નથી બસ લોકો એ શીખી ગયા એ પૈસા કમાતા એ પૈસા કમાતા હતા મેં બી પૈસા કમાવું ક્યાં પૈસા કમાવાનું હું છે છેલ્લે છેવટે સાર શું અને લાભ શું કઈ ગામ જવાનું આનો સુખી થઈ શું કે છે અરે તું તો ચિંતામાં હોઉં છું સુખી જાય છે રાગ દાડો ચિંતા કઈ મોટા મોટા આલિશન બંગલા બધા હોય અને વેપાર માટે નીકળે ને તે આસામમાં વેપાર માલ લેવા ગયો હોય ને તે હોટેલ પડી જતો એટલે બંગલા ભોગવ્યાની પછી શું કે છે હમણાં કમાવા પછી કરતા કરતા કરતા પેલા ડાક્ટર કે છે તૈયારી થઈ ગઈ હે હાથ બોલવા માંડ્યું આવે તૈયારી બોલે ના બોલે બરાબર નહીં તો પ્રેશર બોલે ચડ્યું નહીં પીવું ચડ્યું ચડ્યું નહીં તો હા આપણે પૂછીએ કે શું થયું અડધું આ ગયું કે છે ચોથી પાંચડો મળ્યો નહીં પાંચે કોકડી સલાહ તો મળી હતી કયું દી આવો ના આવો આડો તારે પહોંચ્યું થાય તાર પહોંચો મળે તો એના કરતા પહેલેથી બને શું ખોટું તમને કેમ લાગે તમને શેર કેમ લાગે જરા સમજુ છે કઈ અંગ હારો હોય આ બધી ડિઝાઇન હારી હોય તો બધી સારું પછી બગડી જાય શું કરી પ્રાણલાલ જોવા જઈએ ને તો આઠમા બોર જેવું જેવું આપણું પડ્યા કરે અને આપણે જય કરો પાસે કે મને પચ્ચા ઘાટ થયો અરે જોવાનું છું તું તને થયો છે જ્વાળ નાખતું તો પક્ષાઘાત થયો તું જ્વાળું નહીં ખબર ના પડે કઈ થયો આપણું જ્ઞાન લીધેલો માણસ હતા એમને પક્ષાઘાત થયો એ લોકો બધા જોવા આવે ને તમે જોવા આવ્યા છો હું જોવા આવ્યો છું હું પ્રાણ જીવને જોવા આવ્યો છું તમે પ્રાણ જીવને જોવા એટલે પેલા બધા ક્યાં એ શું બોલ્યા પછી એ શું બોલ્યા એ બોલ્યો પતિ સમજા છે પણ તમે જોયા છો ત્યારે હું જોવાયો છે આમ થયું છે તેમ થયું જ્ઞાન લીધેલો માણસ શું બોલે રડે કરે બીજા જ્ઞાતા દસતા દેહના જ્ઞાતા દસતા મન વચન કયા આરામ જલ્દી આરામથી થાય અને મને થયો ગયો પછી વધ્યું મલ્ટીપ્લિકેશન મને થયો થયો થયો થયો થયો થયો થયો થયો તેવું સમજવું પડશે ગપુ ચાલે ગપુ ચાલે ખરું ગપુ ચાલે ગપ્પુ ગપ્પુ ચાલે પતિ ગયો તમારો પતિ પિતા કે પિતા કહ્યું પણ વિતદ્વેષ કેમ ના કહ્યું ભગવાને વિતરાગ કહ્યું પણ વિતદ્વેષ કેમ ના કહ્યું વિતરાગ કહ્યું પણ વિતદ્વેષ કેમ ના કહ્યું વિગત તો આ અમે જ્ઞાન આપીએ ને ત્યારથી વિગત થઈ જ જાય અને છેલ્લી સ્થિતિ રાગની છે પછી રાગ એટલો જ રહે છે તે થતો ઓછો થતો થતો થતો સંપૂર્ણ રાગ પણ ખરાબ થઈ જાય વિતરાગ ભગવાન મહાવીર ઉપરનો રાગ હતો ગૌતમને તે ખરાબ થયો વિતરાગ થયા ગૌતમ શું એટલે વિતદ્વેષ તો આપણે જ્ઞાન પ્રાપ્ત થાય આત્મજ્ઞાન થાય ત્યાંથી આ વિતદ્વેષ થઈ જ જાય કોઈ પણ માણસને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એટલે વિતદ્વેષ હોય પછી વિતરાગ થાય વિતદ્વેષ ઉત્પન્ન થયા પછી વિતરાગ રાગ પછી રાગ એકલો રહે તે રાગ પણ કેવો પ્રશસ્ત રાગ કેવું જે જ્ઞાનીએ જ્ઞાન આપ્યું હોય તે જ્ઞાની ઉપરનો રાગ અગર તો શાસ્ત્રો દેખાડ્યો તે શાસ્ત્રો ઉપરનો રાગ એટલે આત્મા સંબંધીનું જે સાધનો છે તેમાં રાગ રહ્યો શું અને તે રાગ ધીમે ધીમે કમી થઈ અને વિતરાગ થઈ જાય ફરી ભાઈ સમજાવી પેલું ફરી સમજ ભાઈ ફરી રાગ પણ આગ છે એ આગ છે આવો નહીં આવો રાગ એ અગ્નિ આગ છે રાગ આગલો છે રાગ આગળ હોય તો રાગ થાય ને ઈચ્છા એ આગ અગ્નિ છે ઈચ્છા એ અગ્નિ છે રાગ એ આગ નથી રાગ હોય ને ત્યારે તો માણસ ને ઉતરું સારું લાગે ઠંડક લાગે પણ ઈચ્છા એ અગ્નિ છે ઈચ્છા રાગ ભવાંતર વધારી દે છે રાગ તો વધારી દે છે ને એ તો વધારી દે રાગ તો દ્વેષ તો છછુરિયા ફટાકડા જેવો છે ખુશ કરીને ઉડી ફટાકડા જેવો છે ખુશ કરીને ઉડી જશે નુકસાન નહીં કરે દ્વેષ જાજુ નુકસાન નહીં કરે પણ રાગ છે તો બહુ નુકસાન કરશે વાત ખરી જાણી રહ્યા છો તમે કઈથી જાણી રહ્યા છો ભગવાન મહાવીરે કીધું ભગવાન મહાવીરે કહ્યું એવું નથી આ જગત રાગ રાગમાંથી ઉભું થયું છે કેવું એટલે મૂળ ઉભું રહેવાનું કારણ વેર છે આ માટે દ્વેષથી ઉભું રહેલું થાય માટે પેલો વિત દ્વેષ થાય આત્મજ્ઞાન થાય એટલે વિત થઈ જાય પછી વિત રાગ થઈ જાય પછી વિત થયા પછી કયો રાગ રહે પ્રશસ્ત રાગ રહે પ્રશસ્ત રાગ જે રાગ મોક્ષનું મોક્ષના પ્રત્યક્ષ કારણ છે શું છે એમાં સંસારી રાગનો છોટો એનો પ્રશસ્ત રાગ પ્રશ્ન સમાધાન થાય છે સહજમાં ચાલ્યું જાય પ્રશસ્તરાગ સહજમાં નહીં પ્રશસ્તરાગ ના ચાલ્યો તે વાંધો નથી કારણ કે મોક્ષ આપીને જમતે શું એટલે એ સમજી કોઈ ચિંતા કરી નહીં પ્રશસ્તરાગ જેમ ગૌતમ સ્વામી મહાવીર હતો મહાવીર ભગવાન તે આપણે ના હોત પછી થોડા વખત પછી મેરેજ વગેરે આ ગયા કરે એમાં તો અમને મોક્ષ અટકી ગયો ગૌતમ સ્વામી ઉપદેશ ભગવાન મહાવીર પર એમને પ્રશસ્ત રાગ હતો ગૌતમ સ્વામી ને એટલે તો એમનો મોક્ષ અટક્યો હતો એમાં શું અટક્યો હતો બાર વાર પછી થાય પંદર વાર પછી થાય બીજા અવતારમાં થઈ જાય એનો પ્રશસ્ત રાગ નો ભો નથી આ રાગ નો ભો સંસારી નો ભો તો પ્રશસ્ત રાગ ગમે એટલો હોય તો બહુ સારો કારણ કે બીજી ગાય બીજી ગાય રાગ ચોર્યો ને તો ઉખડી જાય આપણો સંસારી રાગ બધો ઉખડી જાય અને પ્રશસ્તા એક જ જગ્યાએ થાય સંસારી બહુ ના હોય એ રાગમાં એટલે પ્રશસ્ત રાગનો વજન આ તમારો ખુલાસો થયો એ વાક્યનો કે બીજું વાક્ય કરું આ સભાન તમારે આ સભા વિતરાગી સભા છે ના સભા હા બીજો પ્રશ્ન સાચું બોલવાનું કહ્યું નથી જુઠ્ઠામાંથી વિરમ મામલું કહ્યું છે તો હેતુ શું એ બરોબર છે સરસ માં વિરમ્યો એટલું જ જોઈએ આપણે શું છે ભગવાને સો ટકા માંથી એમાં કશું અપુરુષ છે જરૂર નથી સાચું બોલવાની જરૂર નથી જુઠ્ઠામાંથી વિરમવાની જરૂર છે પછી ત્રીજું ત્રીજું બીજું બરોબર છે તમને સમાધાન થયું બીજું તમારે સમાધાન થયું સાચું એમ શું કે એમ કે સાચું નહીં જ બોલવું એમ કે સમજાવ શાસ્ત્રમાં તમે એમ કહું છું એક એક માણસ અંધો છે એટલે હું સાચી રીતે ગયા અંધા એટલે ભગવાને ના પાડી છે જે સત્ય એ સત્ય એવું ના હોવું જોઈએ જે આગલાને કોઈ રીતે હાનિકારક હોય સત્ય એ કે એકાંત ફાયદાકારક હોય સૌ એનું નામ સત્ય નહીં તો સત્ય નહીં એટલે કે સત્ય એ કે જે એકાંત એકાંત ફાયદાકારક એકાંત દરેક હું અનેકાંત આપને શ્યામ પીધા હોય સત્ય એવું કે જે અનેકાંતે બધાને ફાયદાકારક હોવું જોઈએ એકને જ નહીં એને સત્ય કહ્યું ભગવાને કે જે બધાને લાગુ પડે સત્ય એટલે અનેકાંતે એકાંતે નહીં એકાંતિક સત્ય નહીં સત્ય અનેકાંત હોય મારી માને મારી બા કહું મારી મારી માને મારે બાપની બૈરી કહું અને કારણ થાય એ સત્ય ના ગણાય કોઈને દુઃખનું કારણ થાય એ સત્ય ના ગણાય હા પણ એ તો જ્યાં જૂઠું જ નથી ત્યાં સત્ય જ છે ને શું જૂઠું નથી ત્યાં સત્ય જ છે દુઃખનું કારણ તો પેલા અહિંસામાં આવી જ જાય છે એ તો અહિંસામાં આવી જ જાય છે એટલે દુઃખનું કારણ બધા અહિંસામાં આવી જાય છે અને આ જૂઠું નહીં એ જ સત્ય છે શું છે નહીં તો સત્યનો પાછો આગ્રહી થઈ જાય સત્યનો પાછો દોડો પકડ્યા કરે શું એના કરતા ઝેર ચડે નહીં અને સરસ ઉપાય બતાવે ચાલશે તમારે બંધુ સમાધાન થાય છે સમય લાગશે પણ આપણી પાસે હજુ પુણ્ય કરવાનું કહ્યું નથી પાપ થી વિરમવાનું છે પુણ્ય કરવાની જરૂર જ નથી પાપ થી વિરમવાની જરૂર શું કહ્યું એમાં શું પૂછવું તમારે અનેક માણસો પુણ્ય ની પાછળ દોટ મૂકી રહ્યા છે અનેક માણસો પુણ્ય ની પાછળ દોટ મૂકી રહ્યા છે એ ગમે તે કરે લોકોને છૂટ છે પણ પાપ થી વિરમે તો બહુ થઈ ગયું શું કહ્યું પાપથી વિરવીને પાપ પૂરો કરી નાખે તો બહુ થઈ ગયું આપણે પુણ્યની જરૂર નથી સિલક વધારવાની જરૂર નથી દેવું આપી દેવાની જરૂર છે શું છે છીએ ત્યાં પછી પુણ્ય ની વાત કરી અસ્થાને કહેવાય ને પુણ્ય ની વાત કરી પાપમાં પાપમાં તો આપણે અટવાયેલા છીએ પાયામાં પાપ છે પછી પુણ્ય ની ઇમારત બાંધવી એ બરાબર ને અસ્થાને કહેવાય ને નથી બધું સ્થાને જ છે અત્યારે કઈ છે નહીં કારણ કે પુણ્ય પાપ કરનારો કોણ કે છે શું કે છે પોતાની સત્તાની ઘમાડ્યા કરે છે શું કરે છે ઘમડ્યા પોતાની સેજ પણ સત્તા વગરના આજે પુણ્ય પુણ્ય તરફ સ્વર્ગલક્ષી મોક્ષલક્ષી પુણ્યલક્ષી પુણ્ય પુણ્યલક્ષી એકત્રિત પુણ્ય એકત્રિત કરવા લોકો દોષ મૂકી જાય જરૂર નથી ફોન કરવું એટલે એક વેપારમાં અહીં સંસારમાં પડી રહેવાનું સાધન શું કહ્યું ખબર ને જો પાપથી વિરહિત થતો હોય તો નહીં તો પુણ્ય પાપ થયા જ કરે છે કાયદેસર રીતે હકીકતમાં પાપથી વિરમવા બહુ થઈ ગયું ભાઈ પૂછે છે કે પુણ્ય અને પાપ એનો છેદ ઉડી જાય છે પાપ પુણ્ય નો છેદ ઉડી જાય છે કોઈ દાડો ઉડે નહીં એક ત્રણ વાર પાપ પુણ્ય છેદ ઉડે નહીં તો તો આ લોકો નિરાંતે વડીક લોકો તો મોકલી દેવાની વાત જ જોવા કરે આ સિંધી લોકો મોકલી દેવાની વાત કરે કે પણ જો પાપ હે પાપ એ કરવું પૂર્ણ નહીં પૂર્ણ એમને વપરાઈ જાય જપા ખાલી બધી બાજુની એ હોય બધી સાહેબ વપરાયા કરે અને એક બાજુ કર્યું આવી પાપ કઈડા કરે પાપ થી અગવડ મળે પણ દુઃખ ના મળે શું કહ્યું આરામ ને પૂર્ણ થી સગવડ મળે પણ સુખ ના મળે પણ સગવડ ના ગવડ એ સુખ દુઃખ છે શું છે શુદ્ધ એનું ધ્યેય આપણે રોજ કઈ તરફ રોજ કઈ તરફ કોની આપણી એટલે વ્યક્તિગત એ કે છે આપણી દોટ કઈ તરફ છે આપણી દોટ કઈ તરફ છે સામાન્ય જન આ બધા મોક્ષ દોટ છે શુદ્ધ તરફ આ બધા શુદ્ધની શુદ્ધ તરફ શુભાશુભ નથી શુદ્ધ આ બધા શુદ્ધ તરફ શુદ્ધ શુદ્ધ શુદ્ધ શુભાશુભ નહીં બિલકુલ નહીં એક શાંતિ નહીં શું પાસે બધું શુદ્ધ ન કોઈને ચિંતા ના થાય દુઃખ ના થાય બધા સમાધિ ચિંતા જ ના થાય એટલે અશુભ ને શુભ તો ના હોવું જોઈએ અમને છે જ નહીં આ લોકોને શુદ્ધમાં જ છે તમે જે પૂછવા માંગો તે જ બરોબર શુભ ક્યાં લઈ જાય શુદ્ધ શુભ ક્યાં લઈ જાય ને શુદ્ધ ક્યાં લઈ જાય શુભ મળી જાય ને અશુભ સંસાર મળી જાય શુદ્ધ શુદ્ધ તો મોક્ષ માં લઈ જાય શુદ્ધ મોક્ષ માં લઈ જાય પૂછે છે કે આ પશુ પંખી માં પાપ પુણ્ય નો હિસાબ કેવી રીતે હોય છે પશુઓ મોસાય કરે પાપ નહીં ના કરે પુણ્ય નહીં શું કરે આ માણસ બધી જવાબદારી છે બધી જવાબદારીઓ અમને છે અક્કલ વાળાનો ઘરાને અક્કલ નહીં ને અક્કલ વાળા જોખમદારી કરી એ કઈ પશુ પંખી અક્કલ વાળો હશે દેવો ને આ જોખમદારી એમને પાપ પૂર્ણ આ તો બધા દેવો ને બધા ત્યાં ભોગવવા જ ગયેલા કરવા માટે ક્રેડિટ કરેલું તે ક્રેડિટ ભોગવવા ગયેલા ખલાસ થઈ જશે ભોગવી રહેશે પાસે અહીંયા આવશે આપણી જોડે જાણીતા છે ને અને ડેબિટ થઈ જાય તો આ બાજુ ભોગવવા જાય ચાર પગવાર છ પગવાર અને નરગતિમાં જાય ભોગવવા પછી પાછું અહીંયા ઇન્ટરેસ્ટ છે પૂરું થઈ રહેશે ડેબિટ ભોગવાઈ જશે નર્ક નિગમ વગેરે છે એનો અસ્તિત્વ છે કે માત્ર બધું અંદરમાં ભાઈ પૂછે છે નર્ક નિગો એ બધું છે એનું અસ્તિત્વ છે કે માત્ર એક્ઝેક્ટ છે એક્ઝેક્ટ જેટલું તમારું મને સાથે દેખીએ છીએ વેચીએ છીએ એટલું બધું વેચીએ શું એક શબ્દ એમાં ફેરફાર બીજી કલ્પનામાં બુદ્ધિશાળીઓની છે શું છે બુદ્ધિશાળી કલ્પના કઈ ઘરમાં બાકી ના રાખી હોય ને આ લોકો ગરીબ માણસો એ દુઃખી છે માટે એ નર્ક છે કે છે નર્ક નથી નર્ક તો હું વર્ણન કરું નહીં બેઠો બેઠો મરી જઈશ વાંભળતા કરી દે તોના દુઃખોનું વર્ણન વર્ણન કરે તો વાંભળતા જ મરી જાય એવા નરક હોય દુઃખ છે બિચારા મોક્ષમાં કશું હોય નહીં ત્યાં તો સ્થિતિ ગતિ નિરંતર પરમાનંદ પોતાની સ્વાભાવિક સ્થિતિ નો આનંદ બધી કશું હોય ને સભામાં આવેલા આબુ ગલાથી મેળ ના જાય એ હાબુ ઘણો રસ શું છે આવા કારખાના જે હાબુ કરવાથી જરાય મેલ ના જાય એ હાબુના કારખાના શું કરવાનું હાબુ શું કામનું છે એટલે મેલ કરવા માટે છે ને કે મેલ વધારવા માટે બહુ કારખાનો કાઢ્યો ભાઈ પાણી બાણી બધું હોય સાબુ હોય ને પાણી બાણી બધું હોય લઈને બેઠો હોય પણ સાબુ ગળતા મેળ ના જાય પાણી સાબુ ગળતા મેળ ના જાય એક મતભેદ ઘટ્યો ના હોય શેર ક્રોધ માર માં આવેલો નબળી ના થઈ હોય કે એક માણસની ઓછી થઈ રહી હોય તે જ લાવો એક માણસની ઓછી થઈ રહી હોય તો તે જ લાવો ઓછી થઈ છે મારા મારામાં દવડામાં કોઈ ભાવમાં પરિવર્તન થયું છે કોઈ બારા થતી એ કહે છે કે કોઈની ઓછી થઈ હોય કે વધી હોય એની કોઈ પારાથીસી છે બધી પારાથી છે હમણાં મારી પાસે લાવો ને એક મિનિટમાં પારાથી છે રોગી માણસ ડાક્ટર પાસે ખબર પડ્યા કરે કે જે ડાક્ટરને મશીનરી જરૂર જોવાની પડતી જરૂર પડતી તે તરત જ ખબર પડી જાય ને આમાં પારાથી છે શું અરે મતભેદ જ નહીં કર્યા ઘેર પાછળ મતભેદ પાડે કરે તો ધર્મ જેવું વસ્તુ જાણતો નથી ધર્મ તો એનું નામ કે ધર્મ થઈને પરિણામ પામે જો ખાધા પછી કોઈક ના મળતી હોય તો ખાધેલું શું કામ ઉચ્ચાર ઉચ્ચારે ઉચ્ચારે એક હાથ શ્રાવણી પછી વાતો થી વડો થાય નહીં એ તો લોટ જોઈએ તેલ જોઈએ બધું જોઈએ વાતો કહ્યું વાતોનો થી ભૂખ મટે નહીં મટે બેન બધી વાતોનો માં શું અર્થ ભાઈ મહેનત ને કમી જાય બરાબર આ પ્રશ્નો પણ સમજી ગયો આવા પ્રશ્નો ક્યાંથી શું અર્થ મિનિંગલેસ વાતો શબ્દો આ પુસ્તકમાં જોઈને બોલવા પુસ્તક વાળા બીજા પુસ્તકમાં ઉતારો કર્યો હોય એને પેલા પુસ્તક ઉતારો કર્યો હોય તેમાં કોઈનો મતભેદ ઘટ્યો ના હોય પુસ્તક રચનાનો મતભેદ ઘટ્યો દરેક શાસ્ત્રો પ્રશ્નોત્તરી માંથી ઉત્પન્ન થયેલા પ્રશ્નોત્તરી નો નથી પ્રશ્નોત્તરી તમારી છે કુતૂહલ નથી એનો વાંધો નહીં એનો વાંધો નહીં તમે પૂછી તરવાનો નથી તમે પૂછ્યું ત્યારે આ તો સ્વાભાવિક નથી પૂછ્યું આ દુનિયાદારી ફક્ત કે આપણે જાણ્યું ક્યારે કહેવાય કે કંઈક થોડું ઘણું આપણને માલ મેલ ઘટે તાર હાબુ ગાલ્યો કોમનો શું એક ચા પીએ ને તો તેનો વખત આરામ ના એને ફળ આપે ના આપે ધર્મ ધર્મ નામ કહેવાય જરા ક્યાં કર્યો છે ને બહુ ખોરાક અધર્મ ને ધર્મ માની બેઠા શું થયું હા અમારા શબ્દો ને નકલો કરીને શબ્દો ગાગા કર્યા કરો એને ધર્મ માની બેઠા છે એમાં શું ખબર પડે આપણે તપાસ કરી ગયા જયારે મતભેદ કેટલા ઘટ્યા છે મતભેદ ઘટ્યા હોય તો લવ એક માણસ માર્ગદર્શન કરવા શું કહ્યું કર્મના ધર્મ ને લગાવવાનો શું ધર્મ તો ફળ જ આપે સરસ ફળ આપે નામ ધર્મ સરસ ફળ આપે બીજા બધું વાર લાગે એવું જવું જોઈએ ને ભરું ફળ આપે એવું એનો અનુભવ થાય પ્રતિદિન એનો અનુભવ થાય પ્રતિદિન હા તો જ કામ નહીં તો કામ ને શું અનુકૂળ આવે તો આવતા રહેજો અનુકૂળ આવે તો આવતા રહેજો અહીં આમાં જુદાઈ નથી આપણે કોઈ અમારે તો જેમ છે બોલવું પડે જેમ છે એમ બીજું ના બોલાય કારણ બીજું બોલે જોખમદાર છીએ દાદા ભગવાન આ તો વિધિ કરો બહુ જરા સાંભળો

오. 어. પિક્ચર છે એ રસ અને આગળ ચાલવામાં તો દાડા વચ્ચે અને દરેક માણસ રાજી રાખવું આ બે કાયદા પાડ દરેક માણસ રાજી રાખવું દુશ્મન હોય તો ના ખાવતો હોય તો રાજી રહેવા હું આનો તને આવડે રાજી મનની જે કુમારી છે જતી નથી આવડે રાજી કરતા આવડે છે બધું આવડે રાજી રાખ બધા તને આશીર્વાદ છું આખા જગત નો શિષ્ય દાદા એ મને થવાનું કહ્યું છે હું જ પોતે જગત નો શિષ્ય છું તને અને બીજું દરેક જીવ માત્ર રાજી રાખવા નાનો છોકરો હોય તેને રાજી રાખવું એ આવું બોલે તો આપણે રાજી કરવું પછી જો એને અસર થાય અમારા પર કેવી અસર થઈ તો જો તે સંભાવ નિકાલ કર્યો કોઈ ફાયદો ઘરમાં અંદરની ભાવનામાં તો એ નથી અમારે શબ્દ જપાયો તો કામ થઈ છે જો આજે તે કેવું સ્ટાર્ટિંગ કરી એવું કે કઈ જુદી દુનિયા ના આવે આપણે દસ પંદર જણ સુધી મળી આવે ગુરુ થઈ જાય બાર બાર મોટો મહેશ રોગી આયા રામનંદીભાઈ ને પૂછ કે છોકરા બોકરા બધાને પૂછ ખુશ કરું રામનંદ ઉપર તારી બોલી ખરાબ છે ધણી પણ થઈ ગયા છે ધણી ધણી પૈસો કમાવો નહીં પૈસો કમાતો હોય તો ધણી ના થાય ધણી થવું તો ગુનો કહેવાય કે એ ગાયો બેઠે છે આપણે ધણી થવાનું છે પાર્ટનરશીપ છે શું છે પાર્ટનરશીપ લીટો પાવર કોઈ ની ગમે પણ વાત તો કરી ને બીજી મોટી વાત એમ છે અપમાન જેવું એ મોટી ફાઇલ ઊભી થયેલી છે ના પણ અપમાન જ સારું અપમાન તો ઘરી જવું જોઈએ અપમાન કરે તે માન માન મેળવી શકે જે અપમાન કરતો એને માન શાનું મળે એમાં અપમાન શાનું એમાં શું અપમાન કર્યું હું તો બ્રહ્મચર્ય પાડીએ છીએ કે બ્રહ્મચારી મહારાજ ને એવું ક્યાં એમાં અપમાન છે અપમાન બોલનારું થાય કોનું થાય એટલે આપણે માન અપમાન થયા ને બધા દાદી કે નહીં આવડે છે દુશ્મન ને તું રાખ દાદા એક ઢોર એક દીકરી છોડીને મોટી દીકરી એક મોટી દીકરી અને આ દાદા જે થયું તે થયું આજ મને ઢોલ સારો આપો કે બરાબર બધું થઈ જાય એમ કે છે કે દાદા આજે થયું એ તો થયું હું થઈ જાય તું હવે દરેક ઈ માત્ર શિષ્ય થવાની તૈયારી કરી બરાબર ગુરુ કોઈ મારે થવું નથી ગુરુ થઈને થાક્યો ભાઈ અને દરેક ને રાજી કરવા દરેક ને રાજી કરવા એ બોલે કે આમ કરો દયાનો અહંકાર દેખાડવા માટે બોલે વખતે અહંકાર કોણ બધા દુઃખી થાય એ ન થવું જોઈએ શું કહ્યું અત્યારે એવા કેટલાય ઘણી એવા છે ના દુઃખ છે નમાલા કહેવાય બધા નમાલા કહેવાય શું કહ્યું પૈસો આવે નહીં પેલા સ્ત્રી જ્યાં દુઃખી હોય તો પૈસો ના લખી આવી બંધ થઈ જાય તો અશ્મી સ્વરૂપે છે એને રાજી રાખે તો લક્ષ્મી આવે એ તો આંખમાં લખી જ આવે કામત કરે એવું ના હોય જો અમારો આદેશ ના હોય આદેશ ના હોય તમને ઠીક લાગે કરવાનું અમે તો કહીએ કે આમ રીતે કરજે નહીં તો આ મહા ઉપાધિ આવવાની છે આદેશ ની વાત નથી કરતો મારું ઈચ્છામાં છે અમને કશું આવડે નહીં વગર તમને માની બધા બધી કુદરત કરી આપણે એ તો આ લોરીઓમાંથી કેવો ધુમાડો નીકળતો હોય છે બસમાંથી બધામાંથી બસ લોરીમાંથી ડીઝલનો ધુમાડો કેવો નીકળતો હોય અને બે મિનિટ પછી કઈ નહીં પાછું દાડો કાર્બન ગેસ કરે તે પાછા વનસ્પતિ કાય બધું લઈ લે હા વનસ્પતિ અને એ પ્રાણવાયુ પ્રાણવાયુ તે કોઈ કોઈને કરતા છે ગુલામ જરૂરિયાત કાર્બન ગેસ સ્થિર થાય એમ નવા આરામ આરામ પડી દેવાથી આરામ કેવાય આરામ કરવા માટે કઈ ખાટલા ગળું બધે આપવો પડે ખાટલામાં હોય ને મન સ્થિર ના હોય તો એને આરામથી કહેવાય ચીજ ના હોય કશું આરામ હોય મહેનત કશું નહીં બધા સાધનો બેસતા બેસતા હા આરામ કરતા ત્યાં એવો વાતાવરણ ચેત થાય બધું શું દેખાડે તે શું છે ભાઈ વાદર ઘા કયા કરે શું થયું હું તો અમેરિકા ડાક્ટર જોવાનું છે ના ભાઈ મારે કોઈ જોવાનું તમારે જોવાનું ના હું વાદળ ઘા પડે ને આવડો એ લાગ્યું હોય ને તો વાદળો આવે તો આવી અને ચિકિત્સા વાળો ખેંચી ખેંચી જુએ એટલે વાદળ ઘાત મારી નાખે એપ્લિકેશન એને નવી લાગે એને નવું લાગતું હોય ને કે નવું કઈક છે હા ના એ તો હા નવું છે ઘા બોલો <laughs> ડાક્ટર કોઈ મોટું મોટું હોય છે ભાઈ મોટો હુમલો કરી હોય એવું હેલ્પ કરી તમારા તરીકે નહીં હુમલા કર્યો નહીં અમને દેખા દેખા કરી મંજુઅલ સાહેબ મંજુઅલ સાહેબ એ સાહેબ મને ના ચૂકે એટલે કોલ કોલ કરે બધું રગર તમને જાય નથી પેટમાં દુખતું નથી કે થતું નથી મારું દુખતું કુદરત નહીં આવતી કુદરત આવતી હોય તો વ્યક્તિ બી છે શું ખોટા

અરે ડાક્ટર પૂછે કોને શું થયું ભાઈ દર્દી ઓળખતા રહેતા શું ડાક્ટર આવડે વિશ્વાસ કર્યો હમણાં ધ્યાન દેવા બધા થાય છે ને કઈ ને કઈ ઉપચાર કરે છે બે લાગે પડી જાય તે લાગે પડે છે તે એમને ઘેરથી જાતા નથી આપણી અંદરની શક્તિ શક્તિ આપણી શરીર કેવી હોય દવા બિલકુલ કરાવી દેશે અને કોમ કરો મુશ્કેલ આપે છે મુદ્દા આપવી મુશ્કેલી એટલે આપણે ધ્યાન દુઃખ સહન થતું નથી આપણે ઉકેલ આપણે લાવી શકતા નથી ભલે આગળ પંચ્યાસી પંચ્યાસી તો ગાડી ચાલુ થાય ને પંચ્યાસી હવે હપ્તા ભરી છે કામ નથી માણસ વિચાર કરો લીવર છે છોડ નહીં લીવર છે હું લીવર આપણે શું ખાઈ જાય ઓછી લાગશે એનું કાર્ય એવું જ નથી એ બાજુ એટલે મારો સંબંધ છે શું બધું Yeah. લોકો પ્રવર્તન એ ના થતા પોતાનું વેરામ થઈ જાય લોક જરા હેરાન થાય બાકી ભાઈ હેરાન થાય શું કરે લોક હેરાન થાય ભાઈ હેરાન થઈ ગયા છે તારો નવો માલ ભરે એટલી કમાણી નોય મારું નોય મારું કર્યા ગયું ને ચાલે છે આખો ધડે ચાલે એમ પહેરેલી થાય એવું લાગે છે

લક્ષણ દેખાવે <laughs> તો લક્ષણ દેખાવે વાવાઝોડું આવતું હશે કેવું ક્યારે ભરી જાય છે અને આ વાવાઝોડા વાળા મુંબઈ પર ટાટકી છે ટાટકી છે મુંબઈ વાળા તૈયાર તૈયાર તાર હું પેલું કેમ ભરી ગયું એ દુનિયા વગર તો મને ખુદાખુદ કરો નહીં આવ્યો તો હા હે ડાક્ટર કહ્યું કઈ એક હા હતી ડાક્ટર કે ડાક્ટર કે ડાક્ટર નથી સમજવું પડે મારી તબિયત ના હારી કરનારા ડાક્ટરો બે ત્રણ તો ભરી ગયા આવું <laughs> ડાક્ટર